કરે કઈ કામમાં લાગે હિતકારી હોય નહીં અને હવા સુધી જાગૃત રાખે જાગવું પડે બસ ઇમોશનલ બધી વાતો બધી ઇમોશનલ ઉદ્વેગ થયા કરે બધા ઉદ્વેગ થયેલો ઉદ્વેગ થયેલો ખરો અહંકાર રહિત દશા હોય જયારે ભગવાન પ્રગટ થઈ જાય ત્યાર પછી ટેન્શન રહિત હાસ્ય ઉત્પન્ન થાય શું થાય હાસ્ય ઉત્પન્ન હા ટેન્શન રહી હાસ્ય ત્યાં જ પરમાત્મા પ્રેમ હોય એ હાસ્ય આપણા દુઃખ દુઃખને સર્વત્ર દુઃખને મટાડી દે તમારી જોડે નારી એકલો જ રહે છે એ તો કદાચ ટાઈમ જતી રહે છે આ તેના ગુણાકાર હોય છે હા અમે ટાઈમ તેના આધારે ચવાતા કારખાનામાં ટાઈમ ના આધારે આ મુખ્ય વસ્તુ ટાઈમ એટલે એનો નાઇજેરિયામાં પ્રવેશ કરવો એ સ્પેસ એ સ્પેસ તો હશે તો ટાઈમ મળશે ને નહીં મળે આપણે સમજાય વાત તો આમાં તમારે તો કહી ચૂકવું કે ભાઈ હરી રહો તો આપણા ધંધા બહુ સારા છે આમ છે તેમ છે બધું કહી ચૂકવું તેમ છતાં એમના એમને ન થાય અને શું બને છે જોયા કરવાનું બીજું બધું આપણા હાથમાં નથી આ આપણે તો કઈ બસ આગ્રહ નહીં કરવો શું બને છે કુદરત કુદરત જો બને ક્યાં લઈ જાય છે તે આપણે જોયા કરવા આગ્રહ નહીં કરવા આમ જ કરવું છે એવું છેવટે તો કુદરત ધારેલા ઠેકાણા જ લઈ જાય છે ટાઈમ અને સ્પેસ ને ગુણાકાર હોય તમને કારખાને ખબર હતી તમે આ જગ્યાએ બેસો નહીં મકાન તમારું છે તમે ધારો કે રહી શકો પણ ના તે જગ્યા અને ટાઈમ સ્પેસ નક્કી થયેલું હોય ત્યાર બાદ તમારી જોડે આ કોર્નરમાં વાતચીત થાય નહીં તો આ કોર્નરમાં વાતચીત થાય એટલે બધું ગોઠવણી છે આ બધી ફક્ત આપણે ગુજરાતમાં શું કરવાનું છે કે નીચે નિશ્ચય રાખવાનો આપણે કે મારે આમાં જ કરવું છે કોઈ કોઈનું ગુરુ નથી કરવું એવો નીચે રાખવાનો તથા થઈ જાય એ ડિસિપ્લિન મેટર બરાબર એ આપણે આપણે આપી શકતા નથી તેને પણ તેને માટે પણ આપણે ક્ષમા માંગીએ છીએ કે આવું ન થવું જોઈએ આપણે સારું થવું છે સારું કરવું જ છે મનમાં રાખવું અને તેમ છતાં અવરું થઈ જાય તેનો આપણે એ નથી આપણે તારા માટે ફક્ત એટલું જ પશ્ચાતાપ રાખવું છે કે આ ન થાય તો સારું આ બધા નાઇજીરિયાથી ક્યારે આવશે તમને ખબર એટલે ડિસ્કરેજ ના થઈ જાય માણસ જુદા પડી જાય અહંકાર દુભાય જુદા પડી જાય મારા બહુ દાડા અહંકાર દુભાય તો પછી જુદા પડીએ ફરી ભેગા ના થાય આમ ભરીએ ખરા પણ અહંકાર ના દુભાવો એવું ના કેવું છે કે આપડે તું ઇસ્લેસ છું તું આમ છું તેમ છું એવું કરીને એવું ના વિચારી પડવું છે આ ઘડીએ વધવા પડતો નથી અહંકાર ના દુભાવો છે જે તરફ એના અહંક ઉપર વખા પર વાગે તેનો હોતો નથી અહંકાર પર નહીં વાગવું છે એ સમજાયું તમે ને હું એ વાળું છું શું વાળું છું કે તારું એ બહુ સારું છે પણ હમણાં અહંકાર દુભાઈ એવું થઈ જાય શું થઈ જાય તને હવે પડ્યું ને સારા માણસો ઘરના બધા તો અંતર ઓળખી ગયેલા ને અને પ્રેમ ને એના બધા તિરસ્કાર છે અહંકાર ભય એને આપણું કામ ના હોય ભાઈ મને તારું કામ નથી કહે પાંચ રૂપિયા આપીને જો એને આનંદ વિકાસ દુભાતો હોય તો પાંચ રૂપિયા આપીને પણ છૂટો કરવો પૈસા તો મળી આવશે પણ એનો આનંદ આનંદ ના દુભાવવો જોઈએ નહીં તો વેર પહોંચે છે જબરદસ્ત આપણું શ્રેય થવા ના વચ્ચે આવે આપ સમજમાં આવે ને બહુ ઊંડી વાત છે આ તો હવે તેમ છતાં કે છે કે ભાઈ આ માગણી કરી શક્તિની તેમ છતાં કોઈનો અહંકાર ભરી ગયો હોય તો પણ પેલા પોતે એનાથી અભિપ્રાય શું રાખે છે માટે જવાબદારી નથી બહુ એનો ઓપિનિયન ભરી ગયો અહંકાર દુખાવાનો ઓપિનિયન જે તો કે આ આગણી કરવાથીનો ઓપિનિયન સુડો થઈ ગયો છે કે તમે આપને એટલે કારણ સુ ઓપિનિયન જુડો થઈ ગયો છે ઓપિનિયન જુડો થઈ ગયો છે એટલે એક દાદા ભગવાન તો પી ગયા ને કે આનો ઈચ્છામાં ક્યાં આવી કારણ પોતાની સુધી ઈચ્છા નથી ના દે સમજી ગયો પોતાની ઈચ્છા નથી છટા થઈ જાય છે હા થઈ જાય છે થઈ જાય છે અને ઈચ્છા આ જગત ના લોકો ઈચ્છા સહિત થઈ જાય છે બધા અભિપ્રાય જુદો પડી ગયો એટલે આપડે મુક્ત થઈ જાય બાજુ આ શક્તિ માગવાની તમારે કરવાનું નહીં કશું શક્તિ માગવાની જ ફક્ત આ પ્રમાણે કરવાનું નહીં અમલમાં લાગવાનું નથી આ શક્તિ માગવાનું તેને સમજાવવાનું જેનું જે એ ફળ અવશ્ય આવેલું છે અને આમાંથી નવું ફળ ઉભું નહીં થાય આવે પેલું ડિઝાઇન થઈ ગયું છે અરે જવાબદારી નથી રહેતી આ બોલ્યા પછી જવાબદારી નથી રહેતી સાચા હૃદયથી સાચા હૃદયથી હોવું જોઈએ સાચા હૃદયથી હોવું જોઈએ આપણે એના પક્ષમાં નથી આ કોઈનો અહમ પક્ષ માં નથી અભિપ્રાય જુદો જ પડી ગયો આજે માગણી કરીએ છીએ એટલે આપણે એના પક્ષમાં નથી કોઈ અહમ આ મોટા મોટું વિજ્ઞાન છે આ કરવાનું નહીં આપણું માણસ તમારે ત્યાં બોલવાનું માર શક્તિ દાદા દાદા ભગવાન મને શક્તિ આપો મારે જોઈએ છે આ શક્તિ શક્તિ પ્રાપ્ત થશે અને આ જવાબદારી મટી જાય તમને નવ ના બંધાય એટલે આ શક્તિ માંગવાની નયા આવતા જન્મ નો નવ ના બંધાય એવું ને એટલે નવું ના બંધાય નવું આ બીજે જ ના પડે જગત શું શીખવાડે છે જ્ઞાન આમ ના કરો અરે તું મારે નથી કરવું છતાં થઈ જાય છે એટલે તમારું જ્ઞાન અમને કામ ફીટ થતું નથી તમારું જ્ઞાન અમને ફીટ થતું નથી તમે આમ કરશો કે આમ ન કરો પણ થઈ જાય માટે તમારું જ્ઞાન અમને ફીટ થતું નથી ફીટ થયું છે આદત પણ બંધ થઈ ગયું છે પણ આનાથી આદત નું બંધ થાય નહીં અને આ છે રોકાય નહીં બંને તે વગડે છે આપણે સમજમાં આવે છે શું સમજમાં આવ્યું कि हम कोशिश करते हैं कि न खाए पर खाई जाए आज मगर आगे के लिए तैयार हो गया इसके लिए शक्ति मान लिया तो अरे वो तो आगे के लिए तैयार नहीं होता है ये भी तैयार नहीं होता है सब ये आगे के लिए तैयार होता है हाँ।, हाँ जो होने वाला है वो होता ही रहेगा नया बीज नहीं डालता वो जूना डाल दिया है उसका फल कर लेना चाहिए वो खेत में बीज डालता है वो वो फल मिलना ही चाहिए तो अभी- वो तो अभी- फल मिलेगा अभी ये फल अपने को ठीक नहीं लगता फिर भी तो ये क्या मिलेगा। करे फिर नया बीज नहीं मत डालो हाँ, वो पहले ही डाल चुके वो लेना ही पड़ेगा हाँ उसका पहले का फल लो और नया बीज का सबको बंद हो जाएगा समझ नहीं ऐसी बात है बहुत समझने की बात है वैज्ञा- वैज्ञानिक बात हाँ, કોઈ પણ છે હવે જે આ રિએક્શનરી છે એનું એકલાનું દ્રવ્ય છે તે ધીમે ધીમે તે ઓછું થતું જાય આપણે છે તે વાવમાં બોલીએ વાવ વાવ વાવ હોય છે ને આ પાણી પાણી પીવાની વાવ વાવ હોય છે બોલીએ રાજેન્દ્ર બોલે એ તું ચોર છે તો એ શું કે તું ચોર છે તો આપણને ગમે નહીં કે હું મને ચોર તું કહું છું તો પછી તમારે એમ કેવું છે તમને ગમે એવું કે તું રાજા છે પ્રોજેક્શન આ પ્રોજેક્શન આપણું જ છે ભગવાન ની દખલ નથી ગુજરાતી એટલે આ પ્રોજેક્શન છે બધું થઈ ગયું તો થઈ ગયું કોણ કે તું ઢોર દેવ બોલ્યા ને આપણે હોવું પડ્યું એ તો ચૂકતો જ નતો એ તીર છૂટી ગયું તું હવે નવું તીર છોડવાનું નહીં આ બહુ વિજ્ઞાન છે આ બધું આપણે આ બધું વિજ્ઞાન છે બધું અને ત્યાં બધું અટકી જાય છે ત્યાં બોલજે વાણી બોલું છું ને આ ભાવનાઓ ભાવ્ય ચીજ મને ફળ મળેલું છે કોઈ પણ ધર્મ નું કિંચિત માત્ર પ્રમાણ ના દુભાય બધા ધર્મ ધર્મવાર ને એમ જ લાગે મારા ની વાત કરે છે કોઈ ધર્મવારે એમ ના લાગે કે આ અમારા ધર્મ વિરુદ્ધ છે મુસ્લિમ ધર્મવારે ના લાગે બધા ધર્મ ના લાગે મારી પાસે દરેક ધર્મ આવે ને વેદાંતિ આવે જૈન આવે ત્યાં બહુ સુંદર વિચાર કરવામાં કોઈ ધર્મ પ્રમાણ નથી વિચાર હોય ના હોવું જોઈએ વર્તનમાં તો ના હોવું જોઈએ પણ વિચાર હોય ના હોવું પછી હે દાદા ભગવાન મને કોઈ પણ ધર્મ કિંચિત માત્ર નમાજ ભાઈ ન દુભાવાય કે દુભાવવા ન અનુમોડાય એની મને શક્તિ આપો કોઈ ધર્મ પ્રમાણ નહીં દુભાવવું જોઈએ મને કોઈ પણ ધર્મ કિંચિત માત્ર પ્રમાણ ન દુભાવાય એની સ્વાસ્થ્ય વાણી સ્વાસ્થ્ય જ્ઞાનવાન ત્યારબાદ મદદ કરવાની પરમ શક્તિ આપો મુસ્લિમ ધર્મ એ ખોટો જેવું આપણે બોલાય નહીં દરેક ધર્મ સાચા છે પણ સરખા નથી કોઈ કોઈ આવડા નારીના બાબા જેવડા છે કોઈ આવડા છે કોઈ આવડા છે બધા સાચા છે સરખા નથી અને ખરાબ નકારે કોઈનો ખોટો સરખામાં તો સૌથી મોટા મોટા ધર્મો બે છે એક વેદાંત ધર્મ અને જૈન ધર્મ મોટા મોટા ડેવલપ થયેલા ખૂબ ફૂલ્લી ડેવલપ થયેલા બીજા બધા ફૂલી ડેવલપ નથી સાચા છે ખોટા નથી આપણે કોઈને ખોટો કહી શકીએ જ નહીં એનો ધર્મ છે સંસાર કરતો હોય એને આપણે ખોટા કેમ કરી કહી શકીએ એનો ધર્મ છે એની માન્યતા છે બિલીફ છે નહીં એવું આપણે ના છોડી કે પણ આપણો આપણા માણસો જો કરતા હોય તો આપણે એમને કેવું છે કે આ સારી વસ્તુ નથી પછી એને કરવું હોય તો ત્યાં આપણાથી વાંધો ન ઉઠાવાય આપણે સમજાવવું જોઈએ કે આ વસ્તુ હેલ્પફુલ નથી પછી કોઈ પણ કોઈ પણ કોઈ પણ મુસ્લિમ સાધુ હોય ભાઈ હિન્દુ સાધુ હોય જૈન સાધુ હોય કોઈ જોડે હા ચિત્તે દુઃખ ના થાય એવી રીતે વર્તન રાખવું એના માટે એના માટે નિંદા નહીં કરવી જોઈએ કદાચ પડવું નહીં જોઈએ દાદા એ રોજ પડને તો પછી બરાબર છે ને એ જો રોજ આવું રોજ વાંચે પછી આની આ રોજ વાંચતા વાંચતા પ્રેક્ટિસ થઈ જશે તે રૂપ થઈ જશે અને એ પોતા પર આજે આજે એવું ના લાગે કે આમાં શું મને ફાયદો થયો ના પણ ધીમે ધીમે એક્ઝેક્ટ થઈ જશે શું થયું ને પણ એના ઉપર અમલ કરવા માટે પોતાના ઉપર કોઈ તકલીફ રાખે કે નહીં એ કરવો પડશે એવી રીતે જો લખેલો છે હા. એ કરવો પડશે એની મેરેજ આવી જશે हाँ कि ये ये जरूरी है ना करना अगर ये कि भाई तो जैसे जो कुछ होता है होता ही रहेगा ऐसा समझे तो इसकी मीनिंग नहीं होता है हमारा क्या है कि ये जो हम वांचे ऐसा गीता का हम रोज वांचे इसके ऊपर अमल करवा दीजिए कि हाँ जो ये लक्ष्य છે દાદા શક્તિ આપો પણ કોની શક્તિ આપો એ ચીજની એ ચીજ રોજ એના વિચાર થવો જોઈએ કે મને નથી કરવાની એ રીતે નથી કરવાની ત્યારે બરોબર થાય ને એમ કે છે કે આજે આ રોજ આપણે આપણે એમ કહીએ કે આજે સવારનો છે નહીં, થશે, એ- એ એ બરાબર શું? નથી પણ આપણે આ રોજ વાંચીએ આના પર વિચાર કરીએ કે આવું થવું જોઈએ એટલે પછી ધીમે એક આવું થઈને રહે છે એક વાત છે ગીતામાં લખેલો છે કે ભગત ગીતાના શું છે આ બે જણ માટે છે બે જણ માટે મારા ભાઈ શું કહે છે એ તો થાય છે હું શું નહીં જેને જ્ઞાન લીધેલું છે ને જેને જ્ઞાન લીધેલું છે તેને હું કઉ છું તે રીતે અને જ્ઞાન ના લીધેલું તે રીતે દાદા એટલે વિનંતી હોય ये हमारे बच्चे आम सब રોજ થઈ ગયો તો સવારનો પછી થઈ ગયો અને થતો રહે છે એ તો થતો જ રહે છે પણ હું એમ કહું છું કે કહી જાય પણ તમારે એના પર વિચાર કરો એના પર નક્કી કરવું એ તો કંટ્રોલ વિચાર કરો એ તો કે વિચાર આવું ના થાય વિચાર વિચાર કરવો જ જોઈએ વિચાર કરે જ. હા વિચાર કર્યા કરે જ નહીં. એની પર વિચાર કરજે બરોબર ખબર પડી ને? એના ઉપર શક્તિ બી માંગો અને તમારે તમે બી અને એના ના ઉપર અમલ કરવાની સમજણ કોશિશ ના પડે કરો પૂછવું મને બરોબર? લે આગળ બોલજે મને કોઈ પણ જે ચાલ છે કે? મને કોઈ પણ દેહદારી જીવાત્મા પ્રત્યે ચિંતિત માત્ર પણ અભાવ ક્યારે પણ ન આપણને પછી અભાવ થાય ને કોઈ નો ઓફિસ માં બેઠો હોય કોઈ મારા અભાવ થયો તિરસ્કાર થયો એટલે તારે મહિન છે તો વિચાર એટલે પછી એના માટે પસ્તાવો કરવો જોઈએ કે આવું ના થવું જોઈએ બરાબર ને આવું ના થવું જોઈએ એવો પસ્તાવો કરવો જોઈએ હા નહીં તો ફળ આપે જ નહીં ને શબ્દ પડે ને એટલે ચોપડીદાર જોડે જોડે લાગી દે આ તારે બધું જ્ઞાન આવડી જશે એમાં પછી બોલું એ દાદા ભગવાન મને કોઈ પણ દેહદારી જીવનમાં સાથે ક્યારે પણ કઠોર ભાષા તકલીની ભાષા ન બોલાય ન બોલાવાય કે બોલાવા એની પરમશક્તિ આપો હા કઠોર ભાષા નહીં બોલવું જોઈએ કોઈ જોડે કઠોર બોલી ગયો ખરાબ લાગ્યું તો આપણે એની રૂબરૂ કરી મારી ભૂલ થઈ ગઈ માફ માંગુ છું અને રૂબરૂમાં ના કહેવાય એવું પછી અંદર પસ્તાવ કરવો પછી આવું ના બોલાય અને ફરી આપણે વિચાર કરવો જોઈએ હા વિચાર કરવો જોઈએ પછી હા પસ્તાવ કરવો જોઈએ પસ્તાવ કરતો જ બંધ થાય છે એમને બંધ થાય નહીં ખાલી બોલવાથી બંધ ના થાય પછી ભાષા મૃદુ રુજુ ભાષા એટલે શું નરમ ભાષા સરળ ભાષા સરળ સરળ ભાષા નરમ ભાષાથી બોલવું આપણે એવી શક્તિ માંગવી એમ કરતા કરતા આવશે કઠોર પાછા બોલ્યા ખરાબ લાગ્યું તો પસ્તાવો કરવો અને નારી નહીં કહે માફી માંગુ છું આવું કરી રાખવું નથી શું આ સુધારવાનો રસ્તો છે એક જ કોલેજ દાદા ભગવાન મને કોઈ પણ જે તારી પ્રત્યે શ્રી ગુરુ અગર નવ નપુસક ગમે તે દિગ્ધારી હોય તો તેના સંબંધી किंचित मात्र पर विषय विकार संबंधी दोषों इच्छाओं चेष्टाओं विचार संबंधी દોષો ન કરાય ન કરાવાય કે કરતા પ્રશ્ન ન અનુભવાય એવી પરમ શક્તિ આપો મને નિરંતર નિરંકાર રહેવાની પરમ શક્તિ આપો ત્યાં કોઈ પણ દ્રષ્ટિએ થાય આપણી દ્રષ્ટિ પકડે તો તરત ભાઈ શું નામ તારું યોગેશ યોગેશ યોગેશ આવું ના હોય કે આવું શોભે નહીં કે આપણે આપણે ખાનદાન ક્વોલિટી નાખીએ જેવી આપણી બેન હોય છે બીજાની બેન હોય છે આપણી બેન ઉપર કોઈની દ્રષ્ટિ ખરાબ થાય આપણે કેટલું દુઃખ થાય એવું બીજાને દુઃખ થાય ના થાય એટલે આપણને આવું શોભે નહીં શું કહ્યું એટલે દ્રષ્ટિ બગડે પસ્તાવો કરવો ફરી દ્રષ્ટિ નહીં બગડવા છતાં ફરી બગડે ફરી પસ્તાવો કરવો બરોબર ને બંધ ખાસ છે ને કોઈ પણ રસ રસમાં લુપ્ત બનવું ન કરાયું એવી પરમ શક્તિ આપો સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો તને અમુક શાક ગમે ટમેટા ફરી તને યાદ આવ્યા કરે તો લુપ્ત પણ જોયું કહેવાય ટમેટા જમવાનો વાંધો નથી પણ ફરી યાદ ના આવું ફરી એવી ભાજી ખાવે ભગવાન એવો કરે તમને ને તું જમવાનું જવું તે કોઈ વસ્તુ તને યાદ આવે તો પછી કે આવું આવો તે સારું આવે ને કયું યાદ આવે કઈ પણ વસ્તુ ખાવા આ વસ્તુ તો સારું આવું યાદ આવે કે આ વસ્તુ હોય તો આવે સારું ના તે દુગ્ધ પણ કહેવાય સમજ ને તો આપણી શક્તિ બધી દુગ્ધ બનાવવા જતી રહે એટલે આપણે કહેવાય જે આવે એ મારે ખબર છે દુગ્ધ બનો નહીં બહુ જરૂરી ये કોઈ बहुत जरूरी ये આવે મને એક્સેપ્ટ જે આવે થાળીમાં આવે એક્સેપ્ટ ये अच्छा नहीं ये खराब है ये ऐसा है वो नहीं करना चाहिए થાળીમાં જે જમવાનું આવે રસ રોટલી આપણે થોડી નિરાતે ખાવી સમજ્યું ને? કોઈ જે બી આવે આવે એ ખાવાનું પણ એક્સેપ્ટ થાળીમાં આવે છે પેલું યાદ કરવાનું નહીં હા ધીરે ધીરે થશે ને હે? ધીરે ધીરે થશે ધીરે ધીરે એકદમ નહીં ધીરે ધીરે ધીરે ધીરે ये reading care का ના એકદમ નહીં એકદમ નહીં ના એકદમ એકદમ તો ચાવ કરી જાય અને એની લોકો નિંદાઓ કરતા હોય તો આપણે નહીં વચ્ચે ભરવું અને વચ્ચે ભર્યા હોય તો આપણે પછી કરતા કરવું કે આવું ના થવું અગર ગાંધીજી મરી ગયા કોઈ ગયેલા માણસ વાતો કરી કે ભાઈ ગુનો જે મરી ગયો એને એને છોડતા નથી આપણા લોકો તો નહીં એવું કરે ના કરે લોકો કરે છે ને આપણા લોકો તે એવું કહેવા જોખમ છે એમાં બહુ મોટું જોખમ તને ને એના કોઈ યાદ નહીં કરવી જોઈએ ભગવાન જગત કલ્યાણ કરવાનું બનવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગત કલ્યાણ જગત કલ્યાણ ભાવ થાય છે ડ્રિંક ડ્રિંક કશું કોઈ કશું એ એ એ લોકો હોવા જોઈએ કે નથી આ બોલ ત્યાં બોલાય છે બોલા બોલાય તું તે કોણ છે જાણવું જોઈએ નરેન્દ્ર તારું નામ છે નામ તો બીજા લોકો ઓળખવા માટે હું તને ખરેખર તું કોણ છે જાણવું જોઈએ પોતાની જાત ઉપર બિઝનેસ કરીએ તો જોડે આવે અને નામ પર કરીએ તો આપણે આત્મવ્યય નહીં કરીએ જાણવું પડ્યું નહીં અત્યારે કોઈ વખત ચિંતા થાય કરી તમે માનો છો કે મેં જે મેં જે કીધું એ આપ માનો છો હા પરિસ્થિતિ અમે પોતે મારા વાતચીત કરવી પડે પરિસ્થિતિ મહાત્મા શ્રી ચંદીરામ સ્વામીને ત્યાં નવજીવન સોસાયટી વડોદરા કેવા સંબંધ છે આત્મા પરમાત્માને કેવા સંબંધ છે આત્મા પરમાત્મા ને શું તમારું નામ તમારી સંબંધ તમારી જોડે સંબંધ વધારે કે રમણજી જોડે એ રીતે આત્મા પરમાત્મા તેનો તે છે આ સંસારમાં સંસારમાં તેની દ્રષ્ટિ છે તો આત્મા કહેવાયો અને તેની દ્રષ્ટિ થઈ પરમાત્મા એનું એ છે બીજું કઈ છે રમણભાઈ છે તે બહેના જણી છે ને તમે બહેના ધણી મૂળ આત્મા કહેવાય જ્યાં સંસારમાં એની દ્રષ્ટિ છે ત્યાં સુધી મૂળ આત્મા જીવાત્મા જીવાત્મા આ સંસારમાં સુખ મદદ મેળવવાની જે ઈચ્છાઓ છે જ્યાં એની શ્રદ્ધા છે એની એની બિલીફ છે કે અહીંથી સુખ મને મળશે ત્યાં સુધી જીવાત્મા છે કેવો છે જીવન હા અને જયારે એને એમ લાગે કે ના આમાં સુખ કઈ છે નહીં આમાં સુખ આવતું જ નથી આ રોંગ બિલીફ છે ત્યારે એને પોતાને એમ સમજાય કે સુખ અંદરથી આવે છે આત્મામાંથી આત્મા આનંદ સુખનું ધામ છે પરમાત્મા અંદરથી આવે ત્યારે એની બિલીફ એમ થાય છે જ્યાંથી સુખ એ બિલીફ પણ થાય આ બિલીફ રોંગ બિલીફ ઉપર ફ્રેક્ચર થાય છે એટલે એ અંતરાત્મા થાય છે શું થાય હા અંતરાત્મા થઈ અને પરમાત્માનું ભજન કરે છે પરમાત્મા રૂપ થઈ જાય છે અંતરાત્મા થયા છે પરમાત્મા થઈ શકે નહીં કોઈ તો જીવાત્મા બધી પરમાત્મા ના થઈ શકે અંતરાત્મા થયા પછી થઈ શકે અંતરાત્મા બે કામ એક તો અત્યાર સુધીના જે દેવાણ કરી લાવે છે દેવાનો નિકાલ કરવાના અને એક પોતાનું સ્વરૂપનું સ્વરૂપની તન્માયાકાર થવાનું પરમાત્માની તન્માયાકાર કરવાનું અને નિકાલ કરવાના બધી ફાઇલોનો ફાઇલો નિકાલ થઈ ગયા છે સ્કૂલ ગવર્મેન્ટ ફાઇલો બધો નિકાલ થઈ ગયો ત્યાં સુધી ઇન્ડિયન ગવર્મેન્ટ છે હોય હીરાની કિંમત ઓનાની કિંમત બધું અજવાળું હોય કિંમત અંદર અંતરની કિંમત નિર્ભય થવાની જરૂર છે કોઈ પણ પ્રકારનો ભય ના લાગે સ્વતંત્ર થવાની જરૂર છે ડિપેન્ડન્સી કામની નહીં તમને ડિપેન્ડન્સી ગમે છે નહીં નથી ગમતી નહીં બધા તેમાં કોઈ રસ મુકામ કર્યા છે ઇન્ડિપેન્ડન્ટ થવું નથી શું ને કે છે દાદા ઇન્ડિપેન્ડન્ટ શું ને મન સ્થિર રહેતું નથી ભગવત સ્મરણ કરતા મન સ્થિર રહેતું નથી ભગવત સ્મરણ કરતા મન સ્થિર રહેતું નથી મનને ભટકવા દેવું એ મનને સ્થિર કર્યા પછી ભગવત નામ દેવું મનને તો પછી મનને ભટકવા દેવું કે મનને સ્થિર કર્યા પછી ભગવત નામ લેવું એવું નામ લો કે જેનાથી મન સ્થિર થઈ જાય ઇન્ટરેસ્ટિંગ નામ લે ઇન્ટરેસ્ટિંગ નામ લો કે જેનાથી મન સ્થિર થઈ જાય અત્યારે તમે કાલ ચોકડી આપી છે ને તમે કઈ બોલ્યા તો નહીં વધુ કઈ બોલવાથી મન ખસી જાય છે ખસી જાય તો પછી જાય ને પછી ખસી જાય સમય અમુક સમય પૂરતો જતો એ ફરી પાછો આવી જાય ના એટલે એમ કરતા કરતા એ સ્થિર થઈ જશે આ જે કાલે આપ્યું છે ને એ તમે સારા ભાવથી બોલશો એકદમ સ્થિર થઈ જશે બિલકુલ શાંતિ રહેશે આખો દાડો શાંતિ રહેશે એમાં કઈ ખાસ બીજું વાંધા જેવું છે નહીં કોઈ નિષ્પક્ષપાતી છે પક્ષપાત નથી એટલે એનાથી બધું અડાય છે અસીમ નો અર્થ શું થાય અસીમ એટલે કોઈ સીમા નહીં અનલિમિટેડ સીમા નહીં કોઈ બરોબર છે સુધી ઈશ્વર સંત પુરુષો બધા ક્ષત્રિય બ્રાહ્મણ કુળમાં વધુ જન્મ લીધો છે તેમાં આપનું શું માનવું છે બરોબર છે પણ આ કળિયુગમાં તો હા કળિયુગમાં તો બધે થોડું થોડું સંત પાક્યા આ કળિયુગ છે ને એટલે બધું ડિફોર્મ થઈ ગયું છે સંત પુરુષો હરિજનમાં પાક્યા વૈશ્વમાં પાક્યા આ પહેલાની વાત તો મારી બરોબર છે બીજું શું પૂછવાનું છે કારણ છે એમાં કોઈ કઈ સંસ્કાર નું કારણ છે એવા સંસ્કાર હોય એવું કઈ અમુક સંસ્કાર ને લીધે અમુક કુટુંબ જ પાકે એમ એ સંસ્કાર ને સંસ્કાર સંસ્કાર ને સંસ્કાર સંસ્કાર ને એ તો સંસ્કાર ના ફેરફાર થઈ ગયો છે અત્યારે મોટા ક્ષત્રિયોના સંસ્કાર છે ઘણા ખરા વૈશ્વમાં દેખાડવામાં આવે છે કારણ કે ક્ષત્રિયો જ પોતે અવતાર લીધો છે વૈષ્ણવ એટલે ભેળસેળ થઈ ગયું છે બધું જેમાં ઘી આવે છે ને ભેળસેળ એવું બધું એટલે પછી ત્યાં પાકે પહેલા તો એવું હતું નહીં જ્યાંથી સુધી ભેળસેળ નતું ને ત્યાં ક્ષત્રિયોમાં અને બ્રાહ્મણ બધું એકદમ જ પીધો ના હોય ત્યાં સુધી આ દુનિયા જેવી દેખાય છે એવું દારૂ વધારે પડતો પીવા પછી દુનિયા જુદી જતી દેખાય દેખાય ના દેખાય શું કારણ છે જોનારો તેનો તે જ છે દારૂ ના પીધો હોય તે બધું જુએ છે અને પછી પીધા પછી નવી જ જાતનું જુએ છે એનું શું કારણ જૂના સાથી પણ ભૂલી જાય છે દારૂ પીવાથી દારૂ પીતા ત્યારે જે વાતચીત કરતો હોય એ દારૂ પીધા પછી નવી જ જતી વાતચીત હોય ભાન જ ના હોય એ દારૂ નો છે દારૂ ની ભેટ દારૂ નો છે અમલ પોતાનો અમલ નથી પોતાનો અધિકાર રહ્યો નથી એટલે આ દારૂ ના અધિકાર થી બોલી રહ્યો પોતાનો અધિકાર નથી અથવા એ ઉતરી જશે પોતાનો અધિકાર આવશે તરત ફેરફાર બોલશે એવી રીતે આ સંસારમાં જે ખોરાક વાળા ખાઈએ છીએ એનો દારૂ થઈ જશે આખો દાડો ક્યાપ ચડેલો જ રહેશે ક્યાપમાં ક્યાપમાં જ બોલ્યા કરે બેભાનપણે બોલ્યા કરે અમારા સસરા અમારા મામા અમારા કાકા અમારા કુવા આ સપનામાં બોલી રહ્યો સપનામાં અમારી જાડે ત્યાર પછી સાચી સાચી જાગૃતિ કહેવાય આ સસરામાં બોલી રહ્યો છે આ સસરા થાય મામા થાય કાકા થાય મરી ગયો મારો મારો ભાઈ સસરવા થઈ ગયો બધું સપનામાં જ બધી વાતો કરે આ સપનામાં જાગેલા માણસ ને આ દુખાડે નહીં સપના જાગ્યો ના હોય ત્યાં સુધી આ દુઃખ એનું અસર થયા કરે માનવને માનસિક રીતે કુટુંબી જાય તો અસર થાય એને ક્ષણિક ક્ષણોમાં થતી હશે કદાચ અસર તો થતી હશે માણસ ને કોઈ કુટુંબી જાય તો એને અસર તો થાય ક્ષણિક અસર થાય પણ અસર તો થાય જ સંતો સંતને પણ થઈ શકતી હશે સંતને પણ અસર થઈ શકતી હશે એ અસર કેવી હોય ડ્રામેટિક હોય સંતને ડ્રામેટિક અસર સાચી અસર ના કરે ડ્રામામાં છોકરો મરી જાય એ સાચું રડતા હશે ડ્રામામાં છોકરો મરી ગયો રડે કરો પણ એ સાચું રડતા હશે સંતે ડ્રામા કરવાની જરૂર કેમ પડે સંતને ડ્રામા કરવાની જરૂર કેમ પડે ના આ સંસાર ઇતિહાસ ડ્રામા થયેલો છે આ ડ્રામા છે બ્રાહ્મણ લોકોએ સત્ય માની લીધો એટલે રડે છે સાચું રડે છે નહીં તો ડ્રામા જ છે ખાલી ડ્રામાનું જ રડવાનું છે ડ્રામા પૂરતું ખરેખર ડ્રામા જ છે આ ડ્રામા ઇટ સેલ્ફ બીજી કઈ નાટક નાટક જોવો છો ને એમાં માણસ કોઈ દુઃખી ના થાય જે ડ્રામેટિક થઈ ગયો એને કઈ પણ આ કાચા ડ્રામેટિક નથી થયા તૈયારી જ નથી ને સાચી અસર થાય સંતો પૂરા પૂરા કાચા સંત પૂરા જ્ઞાની હોવા જોઈએ જ્ઞાની સંત તરીકે ના ચાલે જ્ઞાની હોવા જોઈએ આત્મજ્ઞાન તો જ તે આ અસર ના થાય આત્મજ્ઞાન થયું ના હોય તે અસર બધા સંતોને અસર થાય કારણ ડ્રામા જ છે ભાઈ એટલે પેલું ફરિયાદ નથી નહીં બીજા બહુ જતો ગણિત શીખ્યો પણ આ ગણિત શીખ્યો નથી આ ગણિત ના દાખલા આવી ગયા અજ્ઞાન હતું ત્યારે અજ્ઞાન માં રહે કાલે દાદા એક અપૂર્વ સત્સંગમાં વાત નીકળી કે આપ જ્ઞાન વિધિ વખતે જ્ઞાન વાક્ય બોલો છો અને પછી જ્ઞાનાગ્નિથી બધા કર્મ ભસી અને ભગવાનની કૃપા ત્રણ વસ્તુ હોય ત્યારે જ વેદ જ્ઞાન થાય હવે એ જે ભગવાનની કૃપા જે વર્ષે છે કે ભગવાનની કૃપા આપણી કૃપા તો બધાના ઉપર સરખી હોય છે પણ કોઈને ઓછી વધતી મળતી હશે એનો લાભ એના પુરુષાર્થ પ્રમાણ વિનય પ્રમાણ એના વિનય પ્રમાણ પુરુષાર્થ વિનય પ્રમાણે પુરસાદ ની મારે જવું વિનય એનો વિનય છે તે પ્રમાણે પરમ વિનય પરમ વિનય આ જગત નો કહેવાતો વિનય સંતો અને વિનય તો દાદા કોક વખતે આવી નહીં ચાલ્યો જાય વિનય આવી નહીં જતો જતો વિનય ના એની જગ્યા સ્થાન ના છોડે એટલે વસ્તુ આ જ્ઞાન જુદું છે આત્મા જુદો છે શાસ્ત્ર જુદો શાસ્ત્રો સાધન રૂપે છે રાજ્ય રૂપે સૌ સાધન બંધન થયા શું થયું બંધન જ્ઞાની પાસે પરમ વિનય જ્ઞાની પરમ વિનય એ સત્તા ની પરીક્ષા આપણે કરીએ નહીં હા એમના એમની જોડે બેસનારા માણસોને શું શું અભિપ્રાયો છે જોઈ લેવા એમની પાસે બેસનારા બધા હોય એમને શું અભિપ્રાય છે એમના માટે આપણે પરીક્ષા ના કરી આપણે પરીક્ષા નહીં કરી આ લોકોને શું અનુભવ છે એ જોઈ લેવો એ લોકો પોતે પરીક્ષા જ્ઞાની ની પરીક્ષા કરવા જાય તો મૂર્ખ કરે why do we just remember the real people? We can't take habit take, see that we just real people. And it's just, never, what I'm doing, I'm doing, I'm doing, I'm doing, I'm doing,